ઉનકે સેવક રસનાદાસ રસનાદાસ કી ગુજરાતી બ્રાહ્મણ સો ગુજરાત મેં વાડ ગામ સો વાડ મેં રહેતે જિનકી વાર્તા કો ભાવ કહતે એટલે હવે શ્રી મહાપ્રભુ ના સેવક કૃષ્ણદાસ અને કૃષ્ણદાસ ની સ્ત્રી ગુજરાતી બ્રાહ્મણ હતા અને ગુજરાત વાડમાં રહેતા હતા તેની વાર્તા નો ભાવ કીધો છે હદન ગોપ ઈ દોઈ દોઉ બેટી આમાં આગળથી લઈ લે સંતદાસ નું લઈ લો એમ કરો આગળની વાર્તા સંતદાસ મહાપ્રભુ કે સેવક संतदास चोपड़ा छत्री आगरे में सेव के बाजार पास घर હતો ત્યાં રહેતે तिनकी वार्ता को ભાવ કહતે એટલે હવે મહાપ્રભુજીના સેવક સંતદાસ ચોપડા છત્રી આગ્રાની આગ્રાની બજારમાં સેવ બજારમાં ત્યાં એનું ઘર હતું ત્યાં રહેતા હતા એની વાર્તા છે જો આમાં અહીંયાથી કરતો ક્યાંથી आगरे में एक चोपड़ा क्षत्रिय बड़ो धनाढ़ હતો તાકે ઘર પ્રગટે નીચેથી આ સાત આઠ લાઈન મૂકીને મળ્યું આઠ લાઈન આઠ લાઈન એક ચોપડા ક્ષત્રિય બળો ધનાટ્ય હતો સાથે ઘર પ્રગટે સો એક ચોપડા ક્ષત્રિય બળો ધનાઢ્ય હતો તાકે ઘર પ્રગટે ધનાઢ્ય એટલે પૈસા વાળો એટલે એક ખૂબ પૈસા વાળો ક્ષત્રિય હતો તે એના ઘરમાં એના ઘરમાં જન્મ્યો सो वह संतास के पिता को को को संतन सं, संतनी ચશ્મા પહેરી લો સંતતિ સંતતિ ન હોતી એટલે એમને કઈ છોકરા છોકરી કઈ હતા નહીં બાળક ન હતું એટલે તેમને સંતાન ન હતું તાતે વૈરાગી સંત સંતજન કો પુત્ર નિમિત નિમિત નિમિત્ત નિમિત્ત સીધો સીધો સમાન જ દેવું દેય એટલે સંતતિ હતી નહીં તો એમને એમ કે જો સાધુ સંત વૈરાગીને આપણે દાન પુણ્ય કરીએ તો એમના આશીર્વાદથી આપણને સંતાન થાય તો એ નિમિત્તે એટલે એ ફળ મેળવવાની કામનાથી સીધું સામાન બધાને આપતા और सबको विनती करे मेरे संतति नाही है तुम्हारी कृपाते होई એટલે મારા કને કોઈ સંતાન નથી તમારી કૃપાથી થાય તબ એક વૈરાગી ને કહી પુત્ર તો મહાદેવ પ્રસન્ન હોઈ તબ દે એટલે મહાદેવજી ને તું પ્રસન્ન કર તે દેશે તને એટલે સંતાન આપશે तब वह क्षत्रिय महादेव की पूजा व्रत ऐसो ऐसो कियो સો શરીર સગળો સૂકી ગયો એટલે એમણે એવી તપસ્યા કરી કે આખું શરીર સુકાઈ ગયું તબ સ્વપ્ન स्वप्न में महादेव ने कही तुम कुहा कु कहा પ્રિન્ટ સો કહો ચાહીએ સો કહો એટલે પછી મહાદેવજીએ કીધું કે તને જે પણ જે જે વસ્તુ જોઈએ તે મને કે તબ કુંવર ક્ષત્રિયને કહી આછો આછો હરિભક્ત બેટા મેરે હોય તબ મહાદેવ ને કહી મેરે દિયે બેટા जिनते हैं जितने जितने हैं सो भगवान सो બહિર્મુખ છે એટલે મારા જેટલા પુત્ર છે આગળની લાઈન છૂટી ગઈ તબ ક્ષત્રિય ને કહી આછો હરિભક્ત બેટા મેરે હોય હા એટલે મને સારો હરિભક્ત દીકરો દીકરો થાય એવું ક્ષત્રિય કીધું ત્યાર પછી મહાદેવજી એ કીધું કે મારા કને જે પણ જે મેરે દીએ એટલે મેં જેટલા પણ આપેલા છે દીકરાઓ એ બધા બહિર્મુખ છે એટલે ઠાકોરજી ને નથી માનતા और तू हरिभक्त पुत्र मांग्यो है सो मैं कहा કાતે દેવું એટલે મારા કને તો એક હરિભક્ત પુત્ર નથી અને તે હરિભક્ત હરિભક્ત પુત્ર માંગ્યો છે તો હું તને ક્યાંથી દઉં હરિભક્ત કો સંગ સંગ તો ભક્તન કો સંગ તો मैं ही मैं ही સદા ચાહત ચાહત હું એટલે ઠાકોરજી હરિભક્ત નો સંગ તો હું પણ ચાહું છું પરંતુ याको જવાબ મેં કાલ દેઉંગો એટલે હરિભક્ત તો હું પણ આનો જવાબ હું તને કાલે આપીશ તબ મહાદેવ ભગવાન પાસે જાય કે પૂછે મહારાજ એક ક્ષત્રિય કુ મેં વર દેને ગયો દેને ગયો તો હરિભક્ત પુત્ર માંગ્યો એટલે હું એક ક્ષત્રિય ના પાસે વરદાન દેવા એને ગયો તો એને હરિભક્ત પુત્ર માંગ્યો तो वाको वाके भाग्य में कछु पुत्र है કે નહીં એટલે એના ભાગ में પુત્ર પુત્ર છે કે નથી તબ ભગવાન કહે વાસો જાય કહ્યો જો तेरे घर हरि भक्त पुत्र होईगो એટલે તમે એને જૈને કેવું કે તમારા ઘરે हरि भक्त पुत्र થશે તો સગરે સગરે कुटुंब કો હેદ ઉદ્ધાર કરેસ ઉદ્ધાર કરેગો એટલે તમારા બધા આખા कुटुंब નો ઉદ્ધાર થશે એસો ભગવાદીય લીલા સંબંધી જીવ મેરે बराबर को પ્રગટેગો એટલે એવો ભગવદીય લીલા સંબંધી જીવ મારા બરોબરીનો પ્રકટ થશે તબ तब महादेव महादेव वह क्षत्रिय तो दू, दूसरे दूसरे दिन स्वप्न में कहे जो तेरे बड़े भाग्य हैं तेरे घर पुत्र ऐसो हरिभक्त होइगो जो तेरे सागरे कुल कुल परि પવિત્ર કરેગો એટલે તારા ભાગ્ય છે કે કે તારા ઘરે હરિભક્ત પુત્ર થશે એવો હરિભક્ત પુત્ર થશે કે તારા બધા કુલ ને પવિત્ર કરી દેશે તારા કુલ ને પવિત્ર કરી દેશે પાસે મહાદેવ ઘર ગયે એટલે મહાદેવ ઘરે ગયા આગળ કર મુદિત મળી ગયું તને હા જે જે હા કર ઉહસત્રી સ્વપ્ન દેખી પ્રસન્ન ભયો એટલે એ સત્રી સ્વપ્ન જોઈને ખુશ થઈ ગયો પરંતુ મન મેં યો આય જો કછું નાહી ભયો એટલે પછી મનમાં એ આવ્યું કે કાંઈ થયું નથી જો સ્વપ્ન કી બાત છે સબ સાચી હોય તો જાણ્યો એટલે જે સપનાની વાત તે સાચી થાય તો ખબર એટલે તો ખબર પડે પાછે બાકી સ્ત્રી કો ગર્ભ થયો એટલે પછી આ એની સ્ત્રીને ગર્ભ થયો સમય પાય પુત્ર ભયો ઓ દ્રવ્ય હું બુઢ્યો એટલે સમય થઈ ગયો ત્યારે પુત્ર થયો અને દ્રવ્ય પણ વૈધું સો પુત્ર બડો ભયો એટલે તેનો પુત્ર મોટો થઈ ગયો તબ પિતાને સંતદાસ વાકો નામ ધર્યો એટલે ત્યારે તેના પિતાએ તેને સંતદાસ નામ આપ્યું પાછે સંતદાસ કો વિવાહ ભયો એટલે પછી સંતદાસ નો વિવાહ કરાવ્યો પાછે સંતદાસ નો પિતા મર્યો એટલે પછી સંતદાસ ના પિતા મરી ગયા તો સૂતક કે દિન બીતે નહી એટલે ત્યારે સૂતક ના દિવસ હતા એ બીતતા નહોતા તો જ્ઞાતિ કે સત્રી તો સંતદાસ કહે એટલે ત્યારે તે તેની જ્ઞાતિના क्षत्रिय ने संतदास से किदो मेरे दिन बीतत नहीं એટલે મારા દિવસ બિતતા નથી સો કહું કથા વાર્તા હો ઓય તો સુણો એટલે કાયક કથા કા વાત કે હોય તો કાંબરી तब वा ક્ષત્રિયને કહી ઈહા પ્રિયાचार्य जी કનૈયા સાલ ક્ષત્રિય કે ઘર પધાર રહે એટલે ત્યારે બીજા એક ક્ષત્રિય કીધું કે અહીંયા આ મહાપ્રભુજી કનૈયાલાલ ખત્રીના ઘરે પધાર્યા છે જિનકી કથા તુમ સુનો તો મગ્ન હે જાઓ એટલે તેમની કથા તમે સાંભળશો તો તમે મગ્ન થઈ જાશો તેમાં તબ સંતદાસ કહે તુમ જબ જાઓ તબ મોકો લે જીયો એટલે ત્યારે સંતદાસે કીધું કે તમે જ્યારે જાઓ ત્યારે મને લઈ જાજો પીછે તીસરે પ્રહર હું સત્રી કે સંગ સંતદાસ આયે એટલે પછી ત્રીજા પ્રહરે તે સત્રીના સાથે સંતદાસ પણ આવ્યા તબ આચાર્યજી કો દંડોત કરી વેઠી કે કથા સુની એટલે ત્યારે મહાપ્રભુજીને દંડવત કરી અને બેસીને કથા સાંભળી તો હૃદય મેં यह ज्ञान ઉપજ્યો જો શ્રી આચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ એટલે તેને મનમાં એવો વિચાર આવ્યો કે મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે પાછે સંતદાસ ને કહી શ્રી આચાર્યજી તો વિનતી કરી એટલે પછી સંતદાસ મહાપ્રભુજી ને વિનતી કરી જો મહારાજ કૃપા કરી મોકો સન્ની લીધો એટલે મહારાજ મને કૃપા કરીને તમારા સન ને લ્યો તબ શ્રી આચાર્યજી કહે અભી તો તુમકો સૂતક હે સૂતક પાસે તુમકો તુમકો સેવક કરેંગે એટલે ત્યારે શ્રી મહાપ્રભુજી એ કીધું કે અત્યારે તને સૂતક છે સૂતક વયું જશે પછી તને હું સેવક કરીશ તબ દંડોત કરી સંતદાસ ઘર આવે એટલે ત્યારે પછી દંડવત કરી અને સંતદાસ તેના ઘરે આવ્યા પાછે સૂતક લો નિત્ય કથા સુનીવે આવતે એટલે જ્યાં સુધી સૂતક હતું ત્યાં સુધી તે દરરોજ કથા સાંભળવા આવતા શ્રી આચાર્યજી કો દર્શન કરી આવતે સબ ખાનપાન કરતે એટલે જયારે મહાપ્રભુજીના દર્શન કરીને આવતા ત્યારે ખાનપાન એટલે હા જમવા નું ખાતા કા પાણી પીતા તો જબ શુદ્ધ ભય તબ નાઈકે શ્રી આચાર્યજી પાસ આય દંડોત કરી વિનંતી કરી એટલે જ્યારે તે શુદ્ધ થઈ ગયા ત્યારે શ્રી જો મહારાજ કૃપા કરી મેરે ઘર પધારીએ મેરે કુટુંબ કો મોકો પાવન કરીએ એટલે મહારાજ મારા ઘરે તમે પધારો અને મારા કુટુંબને પાવન કરો સબશ્રી આચાર્યજી સંતદાસ કે ઘર પધારી સંતદાસ કો નવાય નામ નિવેદન કરાય એટલે પછી મહાપ્રભુજી સંત સંતદાસના ઘરે પધાર્યા પધાર્યા અને સંતદાસને નવડાવી અને નામ નિવેદન કરાવ્યું તબ સંતદાસ ને વિનંતી કરી એટલે ત્યારે સંતદાસે વિનંતી કરી જો મહારાજ સ્ત્રી કો સન્ને લીજે એટલે મારા મારી સ્ત્રીને પણ તમારા સૌને લ્યો તબ શ્રી આચાર્યજી કહે સ્ત્રી કો નામ સુનાવે કે દેવી તો હે નહીં એટલે ત્યારે મહાપ્રભુજીએ કીધું કે સ્ત્રીને નામ સંભળાવી જે જે દેવી તો હે નહીં એટલે એટલે દૈવી તો નથી એટલે તે દૈવી જીવ નથી પુષ્ટિ ભક્ત નથી એટલે દેવી જીવ તો નથી એટલે એને ખાલી નામ સંભળાવ્યું એટલે અહીંયા દૈવી પુષ્ટિ ભક્ત એમ સમજવાનું દૈવી નો મતલબ અહીંયા દૈવી નથી એટલે આસુરી છે એમ સમજવું તો એને આસુરી ને કંઠી કેમ આપી શકાય એટલે જયારે એમ કહેવામાં આવે એ દૈવી નથી એટલે અમે એને કેવલ શરણ મંત્ર આપીશું કે અષ્ટાક્ષર આપીશું તો એનો મતલબ શું થાય કે ભક્તિ માર્ગ ઉપર ચાલી શકે એવી યોગ્યતા નથી શરણ માર્ગ ઉપર ચાલી શકે એટલી જ શું સમજાયું એટલે સંતાસના પત્નીમાં એટલી યોગ્યતા નથી કે તે ભક્તિ માર્ગ માં ચાલી શકે અને તેમનામાં એટલી જ યોગ્યતા છે તે ખાલી શરણ માર્ગ પર જ ચાલી શકે છે ભક્તિ માર્ગ નો મતલબ સેવા ઉદિત સમજ્યો ના જે જે વાર્તામાં જ્યારે આવો શબ્દ આવે ને ત્યારે અહીંયા એનો મતલબ આમ સમજવાનો બધી જગ્યાએ નહીં શું સમજ્યો તું દૈવી તો હે નહીં એનો મતલબ શું એટલે તે દેવી જીવ નથી દૈવી જીવ નો મતલબ એટલે પુષ્ટિ ભક્તિ માર્ગીય નથી હા એટલે પ્રભુ સેવા કરી શકે એવી યોગ્યતા નથી હાજી પરંતુ સમાજ સમજવાનો બધી જગ્યાએ નહીં દૈવીનો નહીં તો અર્થ શું થાય કે દૈવી અને આસુરી ભગવાને બે પ્રકારના જીવોને બનાવ્યા છે દૈવી જીવનો મતલબ એ કે જેમને ભગવાન ભક્તિ કે મુક્તિ એમાંથી કોઈ એક ફળ આપવાની ઈચ્છા રાખે છે એ જીવને દૈવી જીવ ભક્તિ કે મુક્તિ મેળવવા માટેની જેમની યોગ્યતા ભગવાને બનાવી છે એ દૈવી જીવ અને જેમને આ બેમાંથી એક પણ ફળ પ્રભુ નથી આપવા ઈચ્છતા એ બધા આસુરી જીવો સમજમાં આવ્યું ને શું બોલ દૈવી જીવ કોને કહેવાય જે ઠાકોરજી તેની સેવા કરવા માટે બનાવ્યા છે તે દેવી જીવ નહીં નહીં મેં હમણાં કહ્યું એ બોલ તું જે સમજતો હોય એ નહીં મેં શું કહ્યું હમણાં જેને પણ સમજમાં આવ્યું હોય તે બોલો એટલે ભક્તિ ને મુક્તિ નો જે અધિકારી હોય એટલે જેને યોગ્ય હોય એ દૈવી જીવ અને જે ના હોય તે આસુરી શું સમજ્યો મોદી એટલે જે ભક્તિ ને અને મુક્તિ ને યોગ્ય હોય તે દેવી જીવ ભક્તિ ને મુક્તિ ને યોગ્ય હોય એટલે શું એટલે સેવા કરી શકે તે મુક્તિ એટલે એટલે જે મુક્તિ એટલે જે જન્મ મરણના ચક્કર માંથી દૂર થઈ જાય એટલે ભગવાન માં સમાવેશ થઈ જાય એને મુક્તિ કહેવાય જો ભક્તિનું એવું છે કે આપણે અત્યારે પૃથ્વી લોક ઉપર છીએ અને મનુષ્ય આપણું શરીર છે અહીં પણ આપણને પ્રભુ સેવા કરી રહ્યા છીએ કે કરી શકીએ છીએ અહીંયા આયુષ્ય પૂરું થાય અને ભગવાન એમ ઈચ્છે કે હવે આનો ફરીથી જન્મ ન થાય પણ જેમ એ અહીંયા પૃથ્વી લોક ઉપર મારી સેવા કરતો આવ્યો છે એવી રીતે હવે મારા ધામમાં એટલે મારા લોક લોકમાં લોક વૈકુંઠમાં આવીને અને ત્યાં મારી સેવા કરે તો આ રીતે ભગવાનની કેટલાક જીવોના માટે ઈચ્છા હોય છે કે અહીં પણ તે પ્રભુ સેવામાં રહે અને પૃથ્વીલોક ઉપરથી ભગવાન એમને પોતાના ધામમાં બોલાવી લે ત્યાં પણ એમનાથી પ્રભુ સેવા કરાવે આ એક પ્રકારનો જીવો કહેવાય જેને આપણે કુર્તી જીવ કહીએ અને કેટલાકના વિષયમાં ભગવાનની એવી ઈચ્છા હોય કે આમને મોક્ષ મળે મોક્ષ મળે એટલે એમનો ફરીથી જન્મ ન થાય એમને ભક્તિ એટલે ભગવત સેવા કરવાનો એમને મોકો મળે કે ન મળે એનું કઈ નક્કી નહીં તો મોક્ષ મળે એક જુદું ફળ છે તો બે મુખ મુખ્ય ફળ મોટામાં મોટા આપણે કહી શકાય કે મોક્ષ અને બીજું ભક્તિ ભગવાન જેને મોક્ષ કે ભક્તિ એવું ફળ આપવા ઈચ્છે છે એ બંને પ્રકારના જીવો છે અને દૈવી જીવ અને જેમને ભગવાન ભક્તિ કે મુક્તિ બેમાંથી કોઈ પણ ફળ આપવા નથી ઈચ્છતા એ જીવોને આસુરી જીવ કહેવાય બોલો બોલો એટલે જેમને ભગવાન ભક્તિ અને મુક્તિ કે મુક્તિ ભક્તિ કે મુક્તિ આપવા ઈચ્છે છે તે તે જીવોને દૈવી દૈવી જીવો કેવાય છે અને જેમને ભગવાન મુક્તિ અને ભક્તિ અને મુક્તિ આપવા નથી કે મુક્તિ કે ભક્તિ કે મુક્તિ આપવા ઈચ્છતા નથી તે તે લોકોને આસુરી જીવો કહેવાય હવે વાર્તામાં દૈવી શબ્દ આવે ત્યારે શું સમજવાનું વાર્તામાં દૈવી જીવ શબ્દ આવે તો સમજવાનું કે આ ઠાકોરજી ની સેવા કરવા યોગ્ય નથી એટલે જેમ અહીંયા સંતદાસના સ્ત્રી માટે આ ઠાકોરજી ની સેવા કરવાનો યોગ્ય નથી એટલે આસુરી નહીં સમજવાનું વાર્તામાં આટલું ધ્યાન રાખવાનું હાલોલથી જોડાયા છો ફોન મ્યુટ કરી દેજો તમારો હા બોધિત કરો આગળ પરંતુ તેરે સંગતે કૃતાર્થ હોઈગો એટલે પણ તારા સંગથી તેનો ઉદ્ધાર થશે હોઈગી હોઈ હોઈગી પાછે સ્ત્રી કો નામ સુનાય એટલે પછી સ્ત્રી તેની ને નામ સંભળાયું સંતદાસ ને વિનંતી કરી એટલે ત્યારે પછી સંતદાસે વિનતી કરી જો મહારાજ અબ મોકો ભગવત સેવા પધરાવી દીજીએ એટલે મહારાજ હવે મને ભગવત સેવા પધરાવી ના આપો તબ શ્રી આચાર્યજી નવનીત ક્રિયાજી કે પ્રસાદી વસ્ત્ર સેવા કો પધરાવી દીએ એટલે ત્યારે શ્રી મહાપ્રભુજીએ નવનીત ક્રિયાજીના પ્રસાદી વસ્ત્ર ને સેવા કરવા માટે વધરાવી દીધા પાછે ખાસા કરી સંતદાસ કે ઘર પાક સામગ્રી કરી ભોગ ધરી ભોજન કરી સંતદાસ સ્ત્રી પુરુષ ઘૂંટણકી પાતરી આપ પ્રભુ ધરે એટલે પછી હાથ ખાસા કરી ઘરમાં સામગ્રી બનાવી ભોગ ધરી અને ભોજન કરીને સંતદાસ અને તેની સ્ત્રીને જુઠ્ઠાણની પાછળ ધરી તો મહાપ્રસાદ સ્ત્રી પુરુષ લિયે એટલે ત્યારે મહાપ્રસાદ એ સંતદાસ અને તેની સ્ત્રીએ લીધા પાછે શ્રી આચાર્યજી એકાંત મે અકેલે બેઠે હતે એટલે પછી આજે અહીંયા સુધી રાખો આગળનું આપણે પછી કરીશું સોમવારે ઈજે જાય પણ